અક્કલ વાળો હોળી ગયો પર પૂછજો હમણાં તો ત્યાં દાડે ઓળેલું હોય ને જરા ખસેડી મૂકીએ એટલે જરા ટાળવા એટલે જાગતા જાગતા રહેવાય શું કહ્યું